સુખી શું થવાનું તમે મોટા થશો ને ત્યારે લગ્ન થશે અને લગ્ન થયા પછી કુટુંબનું પોષણ કરવા માટે પૈસાની પ્રવૃત્તિ કરવી જ પડશે તમારા જેવા તપસ્વી બ્રાહ્મણને પૈસા માટે પ્રવૃત્તિ કરવી એ ગમશે નહીં તમે તપસ્વી છો સંધ્યા ગાયત્રી છોડીને પૈસા માટે કોણ પ્રવૃત્તિ કરે તમારા મુખમાં એવું તેજ દેખાય છે આ ત્રાપદ પૃથ્વીથી શું થવાનું હતું મારી તો એવી ઈચ્છા છે હું તમને ત્રણ ગામ તમારા કુટુંબનું સારી રીતે પોષણ થાય તમે આખો દિવસ ધ્યાન કરો જપ કરો સંધ્યા કરો તમારા જેવા તપસ્વી બ્રાહ્મણને સંધ્યા ગાયત્રી છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા દુઃખ થશે આ તો બહુ જ ઓછું છે હું તમને ત્રણ ગામ આપું વિચાર કરો હજુ કંઈક વધારે માંગો વામનજીએ સ્મિતાહાસ્ય કર્યું અને બલિરાજાને કહ્યું છે રાજન તમે તો વધારે આપવા તૈયાર છો પણ લેતા મારે વિચાર કરવો જોઈએ ને હું વધારે લઈને શું કરું આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ક્ષત્રિય અને વૈશ્ય એ લોભ કરે તે ઠીક છે પણ સાધુ અને બ્રાહ્મણ એ લોભ કરે તો ભગવાનને ગમતું નથી સાધુ અને બ્રાહ્મણના જીવનમાં સંતોષ હોવો જોઈએ હું બ્રાહ્મણ છું વધારે ભેગું કરીને હું શું કરવાનો બ્રાહ્મણનો અવતાર તપ કરવા માટે છે લાભથી લોભ વધે છે મેં હું સાંભળ્યું છે મોટા મોટા રાજાઓ પણ લોભથી પાપ કરતા આ જગતમાં જે કંઈ સંપત્તિ છે સુખના સાધનો છે એ એક જ માનવને આપવામાં આવે પણ એને વિવેક ન હોય સંતોષ ન હોય તો એને શાંતિ મળશે નહીં લાભથી લોભ વધે છે વાસના વધે છે બ્રાહ્મણનો અવતાર તપ કરવા માટે હું વધારે લઈને શું કરું આજ સુધી હું કોઈના ઘેર માગવા ગયો જ નથી આજે ન છૂટકે હું તારા આંગણે માગવા આવ્યો છું એ ગ્રહસ્થના ઓટલે બેસીને હું સંધ્યા કરતો ગ્રહસ્થ તે બહાર ગયેલા તે આવ્યા મને ઓળખે નહીં મને પૂછ્યું તમે કોણ છો મારા ઓટલે કેમ બેઠા છો મેં કહ્યું કે હું બ્રહ્મચારી છું સંધ્યા કરવા બેઠો છું મારી સંધ્યા પૂરી થાય કે ઉઠી જઈશ કે મારા હું તમને ઓળખતો નથી ઉઠો આ ઓટલો મારો છે સંધ્યામાં વિક્ષેપ થયો મારી સંધ્યા છોડીને ઉઠવું પડ્યું મને દુઃખ થયું મારા માલકીની જગ્યા હોય ને તો આખો દિવસ હું સંધ્યા કરું આખો દિવસ ગાયત્રી જપ કરું મારે ગાયત્રીનું પુરસ્કરણ કરવું તું મને થોડી જગ્યા આપીશ તો તારી જગ્યામાં બેસીને હું ગાયત્રી જપ કરવાનો છું બલી રાજાને આશ્ચર્ય થયું આવો પવિત્ર બ્રાહ્મણ મારી જગ્યામાં બેસીને ગાયત્રી જપ કરે ને તો મારો ઉદ્ધાર થઈ જશે મને જયારે બહુ ભૂખ લાગે છે અને ત્યારે તો હું મધુકરી માગવા જઉં છું મધુકરીમાં જે કંઈ મળે એમાં સંતોષ માનું બ્રાહ્મણનો અવતાર તપ કરવા માટે છે બ્રાહ્મણનો અવતાર ખાવા માટે નથી મારે તપશ્ચર્યા કરવી વામનજી મહારાજ એવું બોલે છે ત્યારે તો બની રાજાને આશ્ચર્ય થયું ધન્ય આવા તપસ્વી બ્રાહ્મણો જગતમાં છે અને તેથી તો આ ધરતી ટકી છે આજે જગતમાં પાપ બહુ વધ્યું છે પણ તમારા જેવા તપસ્વી બ્રાહ્મણો ભજનાનંદી સાધુ સંતો પૃથ્વીને ટકાવી રાખે માણસ તમે વધારે કંઈ પણ નહીં લો વધારે લઈને શું કરું બલિ રાજાને થોડી ઠસક હતી કે હું અતિ ઉદાર છું હું બહુ દાન આપું છું વામનજીએ કહ્યું છે રાજા તમે અતિ ઉદાર છો તમારા જેવો દાન આપનારો કોઈ નથી પણ યાદ રાખજે મારા જેવો દાન લેનારો એ તને કોઈ મળશે તું તો વધારે આપવા તૈયાર છું મારે લેવું નથી બલી રાજાને આશ્ચર્ય થયું છે કેવું બોલે મહારાજ આજે તમારી ઈચ્છા અનુસાર હું ત્રણ પગ પૃથ્વીનું દાન આપું છું પણ મને સંતોષ થતો નથી આ બહુ જ ઓછું છે મારી પ્રાર્થના છે આપને ફરીથી કોઈ પણ વસ્તુની જરૂર પડે ને મને સેવાનો લાભ આપજો ફરીથી મારા ઘેર આવજો આ ઘરમાં જે કંઈ છે મહારાજ આ બધું જ તમારું તમારી કૃપાથી જ મળ્યું છે આજે મને સંતોષ થતો નથી પણ આપની ઈચ્છા અનુસાર આજે ત્રણ પગ પૃથ્વીનું હું દાન આપું છું આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મને ફરીથી સેવાનો લાભ મળે મારા ઘેર પધારજો વામનજીએ સ્મિતાહાસ્ય કર્યું છે અને કહ્યું રાજા પછીની વાતો બધી પછી થશે આજે ત્રણ પગ પૃથ્વીનું દાન મને આપી દો બલી મહારાજ દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય વિરાજતા હતા એક તક નજર રાખીને વામનજીના દર્શન કરે ઘણા બ્રાહ્મણો જોયા પણ આવો જોયો નથી આ કોણ છે શુક્રાચાર્ય મહાન જ્ઞાની છે તપસ્વી છે અને એ સમજી ગયા આ તો સાક્ષાત પરમાત્મા પધાર્યા છે યજમાનના હિતનો વિચાર કરે તેને પુરોહિત કે શુક્રાચાર્યજીએ બધી રાજાને કહ્યું છે આ બ્રાહ્મણ જેવો દેખાય છે ને તેવો નથી અત્યારે તો આ બાળ સ્વરૂપ ધારણ કર્યું છે પણ ધરતીને માપશે ત્યારે વિરાટ સ્વરૂપ પ્રગટ કરશે એના પગલા કેવા છે તે તું જાણતો નથી એને બરાબર હું જાણું છું આ જેવો દેખાય છે તેવો નથી દાન આપવાની તું ઉતાવળ કરીશ નહીં દાન આપવાનો મુખ્ય અધિકાર તો ગ્રહસ્થને જ આપ્યો છે સાધુ સંન્યાસી વધારે ભેગું કરે નહીં અને બહુ દાન આપવાની ઈચ્છા રાખે નહીં ગ્રહસ્થના આંગણે સાધુ આવે સંન્યાસી આવે બ્રહ્મચારી આવે આંગણે આવેલાનું સન્માન કરવું એ ગ્રહસ્થનો ધર્મ છે ગ્રહસ્થ દાન આપે પણ અતિદાન આપે નહીં અતિદાન આપવાથી કંઈ બગડેલું મન શુદ્ધ થતું નથી દાન વિવેકથી આપવાનું છે શુક્રાચાર્યજી બલી રાજાને સમજાવે એવું દાન આપવું નહીં કે જે દાન આપ્યા પછી ઘરના બાળકો દુઃખી થાય એવું તો તમે કોઈ દિવસ આપવાના જ નથી શુક્રાચાર્ય સમજાવે છે દાન વિવેકથી આપવાનું છે અતિ દાન આપે સારું નથી સ્નાન કરવાથી તન શુદ્ધ થાય છે દાન આપવાથી ધન શુદ્ધ થાય છે અને ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય બહુ દાન આપે તેથી કંઈ બગડેલું મન શુદ્ધ થતું નથી શ્રીમાન લોકો ઘણું દાન આપે છે સારું છે દાન વિવેકથી આપવાનું ઘરમાં જે કંઈ આવક થાય એ આવકમાંથી પંચમાંશ ભાગ ધર્મના માટે જુદો રાખે પ્રત્યેક ધંધામાં પાપ થાય પાપનો પૈસો બુદ્ધિને બગાડે છે પાપનો પૈસો રડાવીને જ બહાર જાય વકીલના ઘેર જવું પડે ડાક્ટરના પગથિયા ઘસવા પડે સમજવું એ કઈ પાપનો પૈસો આવ્યો એ રડાવીને જ બહાર જાય છે ધનને શુદ્ધ કરવા માટે ઘરમાં જે કંઈ ધન આવ્યું હોય એમાંથી પંચમાંશ ભાગ ધર્મના માટે જુદો રાખે સો રૂપિયા ઘરમાં આવે ને એ વીસ રૂપિયા જુદા રાખે પરોપકારમાં ભગવત સેવામાં કોઈ સત્કર્મમાં તમારા હાથે એનો ઉપયોગ કરો હાથે જે વાપરશો તે સાથે આવશે બેંકમાં રાખેલું એ કંઈ સાથે આવતું નથી પંચમાંશ ભાગ ધર્મના માટે વાપરો ભાગવતમાં તો એવી આજ્ઞા છે પંચમાંશ ભાગ ધર્માદાયમાં વાપરે પણ મનુ મહારાજે કાયદામાં થોડો સુધારો કર્યો છે ગુરુ મહારાજ જાણતા હતા કે કલયુગમાં મોંઘવારી બહુ થવાની લોકોને ત્રાસ થશે તે મનુ મહારાજે કાયદામાં સુધારો કર્યો કે પંચમાંશ નહીં પણ દશમાંશ ભાગ ધર્મના માટે વાપરો સો રૂપિયા ઘરમાં આવે કે દસ રૂપિયા જુદા રાખે ધનનો એક ભાગ કીર્તિ માટે વાપરે પૈસો કમાવવો એ બહુ કઠણ નથી હાથમાં આવેલા પૈસાનો સદુપયોગ કરવો એ બહુ કઠણ છે પૈસાનો દુરુપયોગ થાય તો પૈસો ઝેર છે પૈસો પતન કરે છે અને પૈસો એ પરમાત્માના ચરણમાં પણ લઈ જાય પૈસાનો વિવેકથી સદુપયોગ થાય કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય વ્યસનમાં બહુ જાય ભાગવતમાં એ શબ્દ લખ્યો છે ગ્રહસ્થ મોશોકમાં થોડુંક ધન વાપરે વધારે વાપરે નહીં ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ યામુત્ર ચમોદતે આ બ્રાહ્મણને ત્રણ પગ પૃથ્વીનું તું દાન આપીશ તો યાદ રાખજે તને બેસવાની પણ જગ્યા રહેશે નહીં આ વિરાટ સ્વરૂપ પ્રગટ કરશે હું એને ઓળખું છું તારે દાન આપવું હોય તો તારા પગથી માપીને તું દાન આપજે આ બ્રહ્મચારી ધરતીને માપે તો અનર્થ કરશે બની રાજાએ હાથ જોડ્યા છે અને કહ્યું છે મેં એકવાર વાણીથી તો દાન આપ્યું છે હવે પાણી છોડવાનું બાકી અને હવે ના પાડું તો મને જુઠ્ઠું બોલવાનું પાપ લાગશે અસત્ય જેવું કોઈ પાપ નથી ત્યારે શુક્રાચાર્ય સમજાવે છે અતિ દુઃખમાં વિપત્તિમાં થોડુંક જુઠ્ઠું બોલે તો ચાલે આ શુકદેવજી મહારાજ આવું બોલ્યા નથી દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય બોલે છે નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ અતિ દુઃખમાં વિપત્તિમાં થોડુંક જુઠ્ઠું બોલે તો વાંધો નથી ગાયના માટે થોડુંક જુઠ્ઠું બોલે વાંધો નથી ગરીબના માટે જુઠ્ઠું બોલે તો ચાલે કોઈનું લગ્ન નક્કી થતું હોય ત્યાં તમે જુઠ્ઠું બોલો ને તો ચાલે તમને કોઈ પૂછે કે કન્યા કેવી છે તમે જાણો છો કે શાળીગ્રામ ભગવાનના જેવી છે પણ તમે એકદમ સાચું બોલો કે બહુ કાળી છે તો એ લોકો ના પાડશે ત્યારે વિવેકથી બોલવાનું કે ના ના છે તમે હા પાડો કોઈનું લગ્ન નક્કી થતું હોય ત્યાં થોડુંક જુઠ્ઠું બોલે તો વાંધો નથી આટલો મોટો પ્રાણ સંકટ તારા માથે આવ્યું છે તું એને ના પાડ અથવા તારા પગથી માપીને આપજે બલી રાજાએ કહ્યું છે ગુરુજી આપે મને બહુ સુંદર બોધ આપ્યો છે આપની આજ્ઞાનું પાલન કરવામાં જ મારું કલ્યાણ છે પણ હું શું કરું મારું મન માનતું નથી હું વૈષ્ણવ છું મારો એવો નિયમ છે કે ઠાકોરજીની સેવા થયા પછી ભગવાનના ચરણમાં હું તુલસીજી અર્પણ કરું છું અને ત્યારે બોલું છું હું તમારો છું કૃષ્ણ તવાસમી હું શરણે આવ્યો છું દેહેન્દ્રિય પ્રાણાંત પ્રાણાંતઃકરણાની તદ્ધર્માંશ આત્મનાશ સમર્પયામી હું શરણે આવ્યો છું હું તમારો છું એવું બોલીને હું ચરણમાં તુલસીજી અર્પણ કરું મારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરું છું અત્યાર સુધી તો હું માનતો હતો આ કોઈ બ્રાહ્મણનો બાળક મારા ત્યાં માગવા આવ્યો છે પણ આતે જ મને કહ્યું કે તું પરમાત્મા બધા પધાર્યા વૈષ્ણવો ગળામાં તુલસીની કંઠી ધારણ કરે છે વૈષ્ણવોની એવી ભાવના હોય છે કે આ શરીર શ્રી કૃષ્ણને અર્પણ થયું છે શરીર ભગવાનના માટે છે શરીર પરોપકાર માટે છે હવે આ શરીર ભોગ માટે નથી જે વસ્તુમાં તુલસીજી પધરાવો એ કૃષ્ણાર્પણ થાય હું વૈષ્ણવ છું પ્રહલાદજીના વંશમાં મારો જન્મ થયો છે ભગવાન મારા આંગણે આવ્યા છે મારું સર્વસ્વ દાન આપીશ પછી ભલે હું દરિદ્રી થઉં પણ મને શાંતિ મળશે પૈસાનો સદુપયોગ થાય તો વિપત્તિમાં પણ શાંતિ મળે પૈસાનો દુરુપયોગ થાય તો સંપત્તિમાં પણ શાંતિ મળતી નથી જેણે પૈસાનો સદુપયોગ કર્યો છે એના જીવનમાં કોઈ દુઃખનો વિપત્તિનો પ્રસંગ આવે ને એનું મન શાંત રહે આ તો પરમાત્મા મારા ત્યાં માગવા આવ્યા છે મારું સર્વસ્વ આપીશ ભલે હું દરિદ્રી થઉં પણ જગતમાં કીર્તિ તો મારી રહેશે લોકો વાતો કરશે કે બલી રાજાએ સર્વસ્વ દાન આપ્યું અને પછી બલી દરિદ્રી થયા દાન આપનારો મોટો કે દાન લેનારો મોટો જેનું લગ્ન હોય ને તે વરરાજા બહુ અક્કડમાં ચાલે એવું સમજે છે કે હું વરરાજા એટલે વધારે ડાયો છું મારી પૂજા કરશે ને મારો વરઘોડો કાઢશે પણ આ વરરાજાને અક્કલ નથી હોતી ભિકારી અને વરરાજા બંને સરખા જ હોય છે ભિકારી રડતો રડતો ભીખ માગવા આવે અને આ વરરાજા વાંચતે ગાંચતે પણ ભીખ જ માગવા આવે કન્યાનું દાન કરનાર કન્યાનો પિતા બહુ મોટો છે જે કન્યા દાન કરે છે કન્યાદાન એ મહાન પુણ્ય છે સુવર્ણનું દાન ચાંદીનું દાન એ તો જળ વસ્તુનું દાન છે કન્યાદાન એ ચેતનનું દાન કન્યાદાન કરનાર મોટો છે દાન આપનારનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે કોઈ ભગવત સેવામાં સત્કર્મમાં એનો સદુપયોગ કરો તનથી સેવા કરે તો અભિમાન મરે ધનથી સેવા કરે તો ધનની મમતા ઓછી થાય મનથી સેવા કરે ને તો સેવામાં આનંદ આવે મનથી પ્રેમપૂર્વક સેવા કરે ને તો હૃદય પીગળે થાક લાગે નહીં પ્રેમમાં એક શક્તિ એવી છે કે શરીર ભલે થાકી જાય પણ ખબર પડતી નથી તમે કોઈ પણ કામ બહુ પ્રેમથી કરો કેટલાક લોકો સેવા પૂજા કરે છે પછી બોલે છે કે હવે હું કંટાળી ગયો મને બહુ થાક લાગ્યો સેવા કર્યા પછી જેને થાક લાગે ને એ સેવા કરતો જ નથી એ વેઠ વાળે પ્રેમથી સેવા કરનારને થાક લાગે જ નહીં પરમાત્મા ત્રણ પગ માગે છે તન મન અને ધન આ ત્રણ પગ છે બલિ રાજાએ ધન આપ્યું બલિ રાજાએ મન આપ્યું પણ તન આપ્યું નથી દાન સારું છે દાનનો અભિમાન સારો નથી દાન એ સારું છે કીર્તિની દાનત સારી નથી દાન આપ્યા પછી તો અભિમાન મળવો જોઈએ દીનતા આવે તો તે દાન સફળ છે બલી મહારાજ એવું બોલ્યા હતા કે દાન લેનારો હલકો અને દાન આપનારો મોટો દાન લેનારો હલકો નથી ને દાન આપનારો એ મોટો પણ નથી દાન લેનાર ભગવાન અને દાન આપનાર પણ ભગવાન તમે જ્યારે આપો ને ત્યારે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા કરતા હું આપતો નથી મારા બાલકૃષ્ણના આપે છે આ જીવ તો લેવા વાળો છે જીવ શું આપવાનો હતો ઈશ્વર આપે છે અને લેવા જે આવ્યો છે એ પણ પ્રભુનું સ્વરૂપ છે લેનારમાં ભગવાનના દર્શન કરો અને આપો ત્યારે એવી ભાવના રાખો કે ભગવાન આપે છે હું તો હાથ જોડીને ઊભો છું આપનાર ભગવાન છે અને લેનાર ભગવાન છે એવો ભાવ રાખીને ભગવત સ્મરણ કરતા આપે એને દાનનું હજાર ઘણું ફળ મળે સાધારણ માનવ દાન આપે છે ત્યારે અભિમાનમાં હોય કે હું આપું છું સાધારણ માનવ દાન આપે ત્યારે ભગવાનને ભૂલી જાય તમે દાન આપો ને ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાન આપે છે એવો ભાવ રાખીને દાન આપો લેનારમાં ભગવાનના દર્શન કરો બલિ રાજાએ ધન આપ્યું મન આપ્યું પણ તન આપ્યું નથી દેહાભિમાન આપ્યો નથી બધી અક્કડમાં ઊભા છે તમે કોઈ પણ સારું કામ કરો ને એ સત્કર્મ વંદનથી જ સફળ થાય અંદર રહેલો અભિમાન જીવને નમવા દેતો નથી જે નમતો નથી એ માલિકને ગમતો નથી સત્કર્મની સમાપ્તિ વંદનથી થાય બલીમાં સૂક્ષ્મ અભિમાન હતો કે મેં દાન આપ્યું છે ઘણું દાન આપ્યું છે જે અભિમાનમાં બલિ અક્કડમાં ઊભા છે બલિ નમતા નથી માલિકને તેથી ગમતા નથી હૃદયથી જે નમે છે એ પરમાત્માને બહુ ગમે અભિમાન જીવને નમવા દેતો નથી મારો એક પગ બાકી છે તમે બંધનમાં આવ્યા છો બલિ રાજાને બાંધવા તૈયાર થયા છે અને તે સમયે બની રાજાના ધર્મપત્ની વિંધ્યાવલી રાણી થોડા ગભરાયા મારા પતિદેવને હવે બાંધવાના છે બોલવામાં એમની ભૂલ થઈ વિંધ્યાવલી રાણીએ પતિદેવની ભૂલ બહુ યુક્તિથી સુધારી છે વામનજીને વારંવાર વંદન કરે છે અને કહ્યું છે આ જગતે તમારી લીલા ભૂમિ છે માલિક આપ છો કોઈ પણ માનવે માલિક થઈ શકે નહીં માનવે મુનિમ છે પરમાત્મા માલિક છે માનવને પ્રભુએ વહીવટ કરવાનું કામ સોંપ્યું છે માનવ અજ્ઞાનથી એવું સમજે છે કે હું જ માલિક છું માનવ તો તનનો માલિક નથી એ ધનનો માલિક કેવી રીતે થાય તમને કંઈ દાન આપ્યું નથી મારા પતિદેવની બોલવામાં ભૂલ થઈ તમારું જ તમારા ચરણમાં અર્પણ કર્યું મારા પતિદેવને બાંધશો નહીં એમની બોલવામાં ભૂલ થઈ હું વંદન કરું છું ક્ષમા માગું છું તમને કઈ દાન આપ્યું નથી તમારું જ તમને અર્પણ કર્યું મારા પતિદેવને આપે વહીવટ કરવાનું કામ સોંપ્યું હતું ભૂલ થઈ અજ્ઞાનના લીધે એવું સમજવા લાગ્યા કે હું જ માલિક છું કોઈ માનવે માલિક થઈ શકે જ નહીં માનવે એ મુનિમ છે અને પરમાત્મા માલિક છે ક્રીડાર્થમાત્મન ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પરૈશ કુર્યુ કર્તુ પ્રભોસ્તવ કિમસ્યત આવહંતી यत्तर्यस्त्वदवरोपितकर्तृवादाः પરમાનંદથયો પરી રાજાને વિંધ્યાવલી ધીરજ આપે છે ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો તમે ઊભા છો એ સારું નથી ડાવા ચરણમાં હું વંદન કરું અને જમણા ચરણમાં તમે વંદન કરો પતિ પત્ની બે મળીને એક દિવ્ય તત્વ બને વિંધ્યાવલી રાણીએ બલી સ્વદોષનું ભાન કરાવ્યું મારી ભૂલ થઈ મેં ભગવાનને કહ્યું કે દાન લેનારો હલકો હોય અને દાન આપનારો મોટો હોય આવું હું બોલ્યો મારી ભૂલ છે બલી મહારાજ વારંવાર ચરણમાં વંદન કરે છે મેં કઈ દાન આપ્યું નથી હું કેવલ આપના ચરણમાં વંદન કરું એક પગ બાકી છે તે મારા માથે પધરાવ દશમ સ્કંદમાં શ્લોક આવશે ગોપીઓ ભગવાનને મનાવે છે તમારો હાથ મારા માથે પધરાવ કર સારો રૂહમ कान्तकामदम् शिरसि देहिनः શ્રીકરગ્રહમ તમારો હાથ મારા માથે પધરાવ બલી રાજાએ વંદન કરીને કહ્યું છે એક પગ બાકી છે તે તમારો એક પગ મારા માથે પધરાવ મારી ભૂલ થઈ હું ક્ષમા માગું બુદ્ધિમાં મસ્તકમાં બુદ્ધિ છે અને બુદ્ધિમાં કામ બેઠો છે એ કામ જ કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે ભગવાનનો વરદ માથે આવે કે ભગવાનના ચરણ માથે આવે તો બુદ્ધિમાંથી કામ નીકળે બુદ્ધિમાં રહેલો કામ એ કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે પલી રાજા વારંવાર વંદન કરે છે અને કહ્યું છે એક પગ બાકી છે તે મારા માથે પધરાવો પદમ તૃતીયમ પુરુષીર્ષ્ણિમે નિજમ બલિના માથે ચરણ પધરાવ્યા છે બલિ બહુ ભાગશાળી છે પરમાત્માના ચરણ માથે આવ્યા છે દેવો ઋષિઓ બલિ ધન્યવાદ આપે છે ભગવાનના ચરણ માથે આવ્યા છે હવે તો પ્રભુનું હૃદય પીગળ્યું છે આટલું બધું મને દાન આપ્યું મને કે છે કે મેં કંઈ આપ્યું નથી હું વંદન કરું છું દૈન્યથી જ ભગવાન રાજી થાય ભગવાનને અભિમાન જરાય ગમે નહીં બલીમાં જયારે દૈન્ય આવ્યું છે હવે પ્રભુનું હૃદય પીગળ્યું છે પ્રભુએ કહ્યું છે મને તે સર્વસ્વ દાન આપ્યું છે સ્વર્ગનું રાજ દેવોને આપું છું પાતાળનું રાજ તમને આપ્યું છે આજથી હું તમારા દ્વારમાં પહેરો ભરી જે તન મન ધનથી સેવા સ્મરણ કરતો તન્મય બને છે એના દ્વારમાં ભગવાન પેરો ભરે છે આ શરીર એ જીવાત્માનું ઘર છે આ શરીર ઘરના ઇન્દ્રિયોએ દરવાજા છે આંખે દરવાજો કાને દરવાજો નાકે દરવાજો ઇન્દ્રિય દ્વારમાં ભગવાનને રાખજો જે તન મંધનથી સેવા સ્મરણ કરતો તન્મય બને ભગવાન એના આંખમાં આવે ભગવાન એના કાનમાં આવે સંતો એવું માને છે માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ ન કરે એ ઇન્દ્રિયથી જાણતા જાણતા પાપ થાય માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય છે પ્રત્યેક ઇન્દ્રિયને પ્રભુના માર્ગમાં વાળો દ્વારમાં હું ફેરો ભરીશ બલી મહારાજ પાતાળમાં આવ્યા છે તે પ્રત્યેક દ્વારમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન કરે બલી રાજાને અતિ આનંદ થયો સ્વર્ગ કરતા પણ અતિ આનંદ તો આ પાતાળમાં છે જ્યાં નજર જાય ત્યાં નારાયણ દેખાય સ્વર્ગનું રાજ દેવોને મળ્યું તે દેવો રાજી થયા છે બલી મહારાજ અતિ આનંદમાં છે બધા રાજી થયા છે એકલા માતા મહાલક્ષ્મીજી નારાજ થયા માતાજીને વૈકુંઠમાં ગમતું નથી એકલા માતાજી વિરાજેલા એક દિવસ માતાજીએ નારદજીને પૂછ્યું છે નારદ તું કઈ જાણે છે પ્રભુ ક્યાં વિરાજેલા છે નારદજી હાથ જોડીને કહ્યું કે માતાજી મેં એવું સાંભળ્યું કે બલી ત્યાં દાન લેવા ગયા હતા ને તે બંધનમાં આવ્યા છે મેં તો એવું સાંભળ્યું છે કે બલી દ્વારમાં હાથમાં લાકડી લઈને સિપાઈ દેવા ઉભા છે ફેરો ભરે છે દાન લીધું છે બંધનમાં આવ્યા છે કે ઘેર ક્યારે આવશે એ તો રાજા બલી રજા આપે તો જ આવશે માતાજીને વૈકુંઠમાં ગમતું નથી મહાલક્ષ્મીએ લીલા કરી એક બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કર્યો બલિ ઘેર ગયા જ્યાં નારાયણ વિરાજેલા છે ત્યાં લક્ષ્મીજી વગર આમંત્રણે પધારે આજકાલ ઘણા લોકો લક્ષ્મીના જ પાછળ બહુ પડે એકલા લક્ષ્મીજી કોઈના ઘેર જતા નથી અને જાય ને તો એને રડાવે છે લક્ષ્મી જેના ઘેર નારાયણ સાથે આવે માતાજીને કહેજો માં એકલા પધારશો નહીં નારાયણને સાથે લઈને આવો એકલા લક્ષ્મીજી જેના ઘેર જાય એનો વિનાશ કરે લક્ષ્મીજી મહાન પતિવ્રતા છે જ્યાં નારાયણની સેવા છે ત્યાં લક્ષ્મીજીને આમંત્રણની પણ જરૂર પડતી નથી વગર આમંત્રણે માતાજી પધારે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે બલિ રાજા ના ઘેર નારાયણ વિરાજતા હતા તે માતાજી પધાર્યા છે બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કર્યો છે બહુ સાદો શૃંગાર છે બલિ રાજાએ પૂછ્યું છે તમારું શું કામ કેમ આવ્યા છે તે લક્ષ્મીજીએ કહ્યું મને આ જગતમાં કોઈ ભાઈ નથી માતા પિતા નથી ને ભાઈ નથી મને પિયરમાં જવાની ઈચ્છા થાય છે ક્યાં જવું મેં એવું સાંભળ્યું છે રાજા બલીને કોઈ બેન નથી મને કોઈ ભાઈ નથી હું તારા ઘેર ધર્મની બેન થવા આવી તું મારો ધર્મનો ભાઈ થાવ માતાજી ભલે શૃંગાર વધારે ન કરે એમનું તેજ ક્યાં જશે બલી જુએ છે તો લક્ષ્મી જેવી દેખાય છે આ કોઈ સાધારણ સ્ત્રી નથી ઉઠીને ઉભા થયા છે વંદન કરે છે અને કહ્યું આજથી તમે મોટી બેન થયા હું તમારો નાનો ભાઈ થયો આ તમારું પિયર માનજો આ ઘરમાં જે કંઈ છે તે બધું જ તમારું છે જરાય સંકોચ રાખશો નહીં બની રાજા ઘેર માતા મહાલક્ષ્મીજી વિરાજેલા છે માતાજીની પધરામણી થઈ તે દિવસથી આખું ગામ સુખી થયું ગામમાં કોઈ ગરીબ રહ્યો નહીં ગામમાં કોઈના ઘેર ઝઘડો નહીં ગામમાં કોઈ રોગી નથી સાક્ષાત મહાલક્ષ્મી પધાર્યા છે આખું ગામ બહુ સુખી થયું બલી રાજાને આનંદ થયો છે આ મોટીબેન આવ્યા ને ત્યારથી હું બહુ સુખી થયો આ કાયમના માટે અહીંયા રહી જાય તો સારું બધા સુખી છે માતાજીને ગમતું નથી માલિક તો દ્વારમાં સિપાઈ જેવા ઉભા રહે એ બંધનમાં આવ્યા હું યુક્તિથી અમને બંધનમાંથી છુડાવીશ શ્રાવણ મહિનાની પૂર્ણિમા આવી ત્યારે બલિ રાજાને કહ્યું છે આજે રક્ષાબંધન છે બેન ભાઈને આશીર્વાદ આપો મારો ભાઈ સુખી થાય હું માટે સરસ રાખી લાવી આજે રક્ષાબંધન છે બલી બહુ ભાગશાળી છે સાક્ષાત મહાલક્ષ્મી અને તે બલી હાથમાં રાખી બાંધે બલી આનંદ થયો હવે મને કાળ પણ મારી શકે ને હું બહુ સુખી થયો આ મોતીબેન આવ્યા ને ત્યારથી તો આખું ગામ સુખી થયું બલીએ વિચાર કર્યો બેન હાથમાં રાખી બાંધે ત્યારે ભયનો પણ ધર્મ છે બેનના હાથમાં કંઈક આપવું જ જોઈએ તે ખાલી હાથે ન જાય બલી રાજા વારંવાર વંદન કરે છે અને કહ્યું છે મોતીબેન આજે મારા હાથમાં રાખી બાંધી તમે આવ્યા ત્યારથી બધા સુખી થયા છે આજે તમારો માગવાનો હક છે તમે જે માગશો તે આપીશ મારી એવી ઈચ્છા છે જે દાગીનો તારા ઘરમાં ન હોય તે તું આજે માગી લે લક્ષ્મીજીએ કહ્યું મારા ઘરમાં બધું છે પણ એક નથી કે જે નથી તે ત્યારે લક્ષ્મીજીએ કહ્યું છે તારા દ્વારમાં જે પહેરો ભરે છે એમને તું કાયમની હવે રજા આપ હજુ બલી મહારાજ જાણતા નથી કે આ મહાલક્ષ્મી છે તે બલી રાજાએ પૂછ્યું છે કે મોટીબેન મારા દ્વારે પહેરો ભરે તમારે કંઈ સગા થાય તમારો એમનો શોષણ ચતુર્ભુજ રૂપે લક્ષ્મી નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા બલિ રાજાએ લક્ષ્મી નારાયણની પૂજા કરી છે પ્રદક્ષિણા કરે છે માતાજીના ચરણમાં વારંવાર વંદન કરે છે જે જગતની માં છે એને ઓળખો હું એમને ઓળખી શક્યો નહીં મારી ભૂલ થઈ ક્ષમા માગે છે લક્ષ્મીજીએ સ્મિત હાસ્ય કર્યું કે ભાઈ તારી કોઈ ભૂલ નથી હું તો મારા પતિદેવને છુડાવવા માટે આવીએ બલીના બંધનમાંથી ભગવાનને છુડાવી અને લક્ષ્મીજી વૈકુંઠ ધામમાં લઈ ગયા વામન ચરિત્રની કથા વક્તા શ્રોતાઓના પાપને બાળનારી પિતૃતિથિ હોય તે દિવસે વામન ચરિત્રની કથા સાંભળે તો પિતૃઓ રાજી થાય ત્રેવીસમાં અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્તિ કરી અષ્ટમ સ્કંદનો છેલ્લો ચોવીસમો અધ્યાય એ અધ્યાયમાં મત્સ્યનારાયણની કથા છે રાજાએ પ્રશ્ન કર્યો કે મત્સ્યનારાયણની કથા સાંભળવાની ઈચ્છા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજ દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમ છે અને તે ત્રિવેન્દ્રમ પાસે કૃતમાળા નદી છે તે કૃતમાળા નદીના કિનારે સત્યવ્રત મનુ મહારાજ તપશ્ચર્યા કરતા હતા એમના હાથમાં મત્સ્યનારાયણ આવ્યા જે આખો દિવસ સત્કર્મ કરે એના હાથમાં ભગવાન આવે છે માનવ સત્કર્મ કરે તો લક્ષ્મી એના હાથમાં આવે તે શું આશ્ચર્ય છે કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર માનવના હાથમાં તો લક્ષ્મી પતિ પણ આવે જે સત્ય સાથે સ્નેહ કરે જે આખો દિવસ સત્કર્મ કરે છે એક સત્કર્મ પૂરું થાય કે બીજું શરૂ કરે બીજું પૂરું થાય કે ત્રીજું કરે આખો દિવસ સત્કર્મ કરનારના હાથમાં ભગવાન આવે છે મત્સ્યનારાયણ સત્યવ્રત મનુ મહારાજના હાથમાં આવ્યા છે પ્રલયકાળમાં મનુ મહારાજનો વિનાશ થયો નહીં જે સત્ય સાથે એટલે પરમાત્મા સાથે પ્રેમ કરે મનુ મહારાજને મત્સ્ય સંહિતાનો ઉપદેશ કર્યો તે મત્સ્યનારાયણના ચરણમાં વારંવાર વંદન કરી આ અષ્ટમ સ્કંધની સમાપ્તિ કરે છે હવે નવમ સ્કંધનો આરંભ થાય નવમ સ્કંધમાં બે પ્રકરણ છે સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ સૂર્યવંશમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન પ્રગટ થવાના છે આજે રામજી મહારાજ પ્રગટ થશે આવતીકાલે ત્રણ ચાર કલાક આપણને રામાયણની કથા સંભળાવશે પછી નંદ ઘેર આનંદ ભયો થશે રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી આખું રામાયણ એ રામચરિત્ર છે ભાગવતમાં મુખ્ય તો શ્રી કૃષ્ણની કથા છે પણ પહેલા રામ આવે છે ને પછી કૃષ્ણ આવે છે રામ ન પધારે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન પધારતા નથી આજે રામજી મહારાજ પધાર રામ સૂર્ય વંશમાં પ્રગટ થયા છે રામ મર્યાદા પુરુષોત્તમ છે રામજીની બધી લીલા બહુ સરળ છે અને શ્રી કૃષ્ણ ભગવાનની જન્મથી જ બધી લીલા પટી રામજી મહારાજ તો દશરથ રાજાના રાજમહેલમાં પ્રગટ થયા અને શ્રી કૃષ્ણ કંસના કારાગૃહમાં પ્રગટ થયા રામજી મહારાજ દિવસમાં બાર વાગે પ્રગટ થયા છે અને આ તો રાત્રે બાર વાગ્યા પછી આવે છે એક વૈષ્ણવે લાલાને પૂછ્યું હતું તમે દિવસમાં કેમ આવતા નથી તમે રાત્રે બાર વાગ્યા પછી આવો છો ને તે આખી રાત ઉજાગરો કરવો પડે તમે દિવસમાં આવો તો લાલાએ કહ્યું કે રામ તો રાજાધિરાજ છે અને તે રાજાધિરાજ દિવસમાં પધારે વરઘોડો નીકળે પ્રજાને દર્શન થાય હું કઈ રાજા રાજાધિરાજ નથી હું તો માખણ ચોર છું ને તે હું રાત્રે બાર વાગ્યા પછી આવું છું ચોર દિવસમાં આવે શ્રી બધી લીલા છે રામજીની બધી લીલા બહુ સરળ વધારે તો શું રામ નામમાં એક પણ જોડાક્ષર નથી બંને સરળ અક્ષર છે અને કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી બંને જોડાક્ષર છે કૃષ્ણ રામ નામમાં બંને સરળ અક્ષર નિશામાં માસ્તર સરળ અક્ષર પહેલા ભણાવે છે જોડાક્ષર પછી ભણાવે રામ પહેલા આવે છે કૃષ્ણ પછી આવે ભાગવતમાં રામ કથા એટલા માટે વર્ણન કરી છે ભાગવતની કથા કરનાર વક્તા અને ભાગવતની કથા સાંભળનાર શ્રોતા એનું જીવન શ્રી સીતારામજીના જેવું જ હોવું જોઈએ શ્રી કૃષ્ણ ભગવાન જે કરે તે કરવાનું નહીં શ્રી કૃષ્ણ ભગવાન જે કહે તે કરવાનું અને શ્રી રામ ભગવાન જે કરે તે કરવાનું રામચરિત્ર અનુકરણીય છે રામચરિત્ર આપણને વધારે ઉપયોગી છે જીવન રામજીના જેવું જોવું જોઈએ જેનું જીવન રામના જેવું છે એ જ કૃષ્ણ લીલાનું રહસ્ય સમજી શકે છે શ્રી કૃષ્ણ ભગવાન કરે એવું તો કોઈ કરી શકે પણ નથી એક ભાઈ અમને પૂછતા હતા કે મહારાજ તમે લાલાના બહુ વખાણ કરો છો પણ ભાગવતમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણ તો ચોરી કરે હું ચોરી કરું તો મારા વખાણ કરશો શ્રી કૃષ્ણ કેમ ચોરી કરતા હતા ને ચોરી કહેવાય કે નહીં એ કથા પછી આવશે ભાગવતમાં સુખદેવજી મહારાજ કોઈ ઠેકાણે એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ માખણ ચોર છે સુખદેવજીએ કથા બહુ વિવેકથી કરી સુખદેવજી મહારાજ ગંગા કિનારે સંત સમાજમાં ગોપીઓના વખાણ કરે છે રાજા ગોપી એ પ્રેમની મૂર્તિ છે અને તે પ્રેમની મૂર્તિ ગોપી કોઈ કોઈ વખત પ્રેમથી એવું બોલે કે કનૈયો માખણ ચોર છે પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો જરાય ખોટું લાગતું નથી ગોપી તો પ્રેમની મૂર્તિ છે ગોપીલાલાને માખણ ચોર કહી શકે પણ આપણાથી એવું બોલાય નહીં કે કનૈયો માખણ ચોર સાધારણ માનવ લાલાને ચોર ચોર કહીને બોલાવે ને તો લાલાને ગમે નહીં કનૈયો તો તરત જ જવાબ આપશે હું ચોર નથી હું માલિક છું તું ચોર તારો બાપ ચોર ને તારો દાદો એ ચોર હતો કેવી રીતે ભેગું કર્યું છે તે બધું હું જાણું છું આ જીવ ચોર છે શ્રી કૃષ્ણ તો માલિક છે એ તો ગોપીઓ અતિશય પ્રેમમાં લાલાને માખણ ચોર કે સુખદેવજી મહારાજ એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે જે જગતના માલિક છે એ ચોરી કરે છે હું કેવી રીતે બોલું કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું તે બહુ કઠણ રામની મર્યાદાનું પાલન કરો શ્રી લીલાનું રહસ્ય ધ્યાનમાં આવશે ગોપીઓ તો સર્વસ્વ લાલાને અર્પણ કરે જે ગોપી તન મન ધન સર્વસ્વ અર્પણ કરે એ ગોપીના ઘેર જઈને શ્રી કૃષ્ણ થોડુંક માખણ આરોગે એ કંઈ ચોરી કરી કહેવાય ગોપી તો સર્વસ્વ અર્પણ કરે કદાચ કોઈ લૌકિક ભાવ રાખે ને તો પણ આ લીલા અનુકરણીય નથી શ્રી કૃષ્ણ ગોપીઓના ઘેર માખણની ચોરી તો કરે છે પણ માખણની ચોરી કરતા પહેલા પૂતનાનું ઝેર પી ગયા જેને કૃષ્ણલીલાનું અનુકરણ કરવું જ હોય એ પૂતના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો અમને જાય વાંધો નથી કૃષ્ણલીલાનો આરંભ પૂતના ચરિત્રથી થયો પહેલું ઝેર પી ગયા છે શ્રી કૃષ્ણ કરે ને એવું તો કોઈ દેવ કરી શકે માનવ શું કરવાનો હતો શ્રી કૃષ્ણ દેવ નથી સર્વ દેવોના દેવ પરમાત્મા છે અત્યારે કોઈ સમાચાર લાવે કે આ મંડપમાં એક નાગ આવ્યો છે પછી તમે કથા સાંભળશો બાલકૃષ્ણલાલ તો રમતા રમતા કાલી નાગને નાખે છે દાદાને જરાય બીક લાગતી નથી શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણની લીલા ચિંતનીય છે ભાગવતમાં સુખદેવજી મહારાજની ખાસ આજ્ઞા છે રાસલીલા સાંભળજો પણ તમે કોઈ દિવસ રાસલીલા કરશો નહીં રાસલીલા કરવાની ના પાડી છે નૈતત સમાચરે જાતું મનસાપી હની ઈશ્વર શ્રીકૃષ્ણની રાસલીલા અનુકરણીય નથી ચિંતનીય છે રાસલીલાનું જેણે અનુકરણ કર્યું એનું પતન થયું છે રામજીની બધી લીલા અનુકરણીય વર્તન રામજીના જેવું રાખો જે રામની મર્યાદામાં રહે છે એ જ રાવણને મારી શકે રાવણ એ કામ છે કેટલાક લોકોને રાસલીલામાં શંકા થાય રાસલીલામાં સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી રાસલીલાની કથા ગંગા કિનારે થઈ છે અને કથા કરનાર પરમહંસ શિરોમણી સુખદેવજી મહારાજ છે સ્ત્રી પુરુષના મિલનનું વર્ણન હોય તો સુખદેવજી મહારાજ આ કથા કરે જ નહીં કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે જેનું મરણ સમીપમાં છે એને શૃંગારની લૌકિક સુખની વાતો ગમે છે એક બે દિવસમાં જેનું મરણ થવાનું છે એ કથાનો મુખ્ય શ્રોતા છે અને પરમહંસ શિરોમણી સુખદેવજી મહારાજ કથા કરે છે રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી એણે સત્સંગ કર્યો નથી આ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે પણ રાસલીલાનું રહસ્ય સમજવું કઠણ છે રામની મર્યાદાનું જે પાલન કરે એ જ રાવણને કામને મારી શકે છે અને રાવણ મરે ત્યારે રાસનું રહસ્ય ધ્યાનમાં રહે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે ધર્મની મર્યાદા મારે એને જ પ્રભુમાં પ્રેમ જાગે છે ધર્મની મર્યાદા મારે એનું મન શુદ્ધ થાય મોટો તે છે જે ધર્મની મર્યાદામાં રહે શ્રી રામ પરમાત્મા છે પણ પ્રભુએ જગતને આદર્શ બતાવ્યો છે હું ધર્મની મર્યાદામાં રહું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે ભાગવતમાં રામકથા એટલા માટે કરી છે કે ભાગવતની કથા કરનાર વક્તા અને શ્રોતા એનું જીવન શ્રી સીતારામજીના જેવું જ હોવું જોઈએ રામચરિત્ર અનુકરણીય છે અને શ્રીકૃષ્ણ ચરિત્ર ચિંતનીય છે આજે રામજી મહારાજ પધારશે સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજી પ્રગટ થયા છે રાજાએ પ્રશ્ન કર્યો છે કે આ સૂર્યવંશની કથા શ્રવણ કરવાની મને ઈચ્છા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન આ વંશની કથા બે ચાર દિવસ શું અનેક દિવસ કરું તો પણ એનો કંઈ અંત આવે નહીં સમય સંક્ષેપમાં હું તને કથા સંભળાવી આદિનારાયણ પરમાત્માના દૂતીમાંથી કમળ ઉત્પન્ન થયું એ કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીના પુત્ર મરીચી થયા મરીચીના પુત્ર કશ્યપ થયા કશ્યપના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા